ક્વોન્ટિટી જેવી મારી પાસે દસ લાખ માણસો થાય એક જ દાડો બે છે ને ત્યાં બબે ફૂટ ઉતર થઈ નીચે ઉતરે ચડ્યો થાય ને તો બે લાખ માણસો એક કલાક વગર રહેજો એટલે ક્વોન્ટિટી ભેગી કરવાની એના ક્વોલિટી ક્વોલિટી દાદા છેવટે તમે બે લાખ ના લઈ તો જવાનો ને હા લઈ જવાના પણ તે હજુ ધીમે ધીમે વ્યાણી વેણી તમે મને ખોલતા આવો તો જ તમારું તમે મને ખોલતા આવો તો તમારું થયું તમે આ જવાબ આ શું કે જીવનમાં કેટલા વર્ષો સુધી હશો કે જેથી માણસો બે લાખ માણસો ખોરતા તમને આવે કે છે કે તમે એટલે તો કેટલા આવે માણસ બધે ખાસ કેમ આવેલો તમારા ફાધર નો થઈ ગયા ગુજરી ગયા ત્યાંથી પસાર થતા હતા કે ચલો માં દર્શન કરીએ તમારે દર્શન કર્યા ત્યાં પણ એમને બહુ આમ ખરાબ એમ લાગ્યું કે દાદાને ખરાબ ના લાગે તો માફ કરજો હું કહું મને શું થયું હતું કે બધા દાદા બેઠા બેઠા કેમ આરતી કરે છે ભગવાનની આરતી બેઠા તમે કેમ કરો છો તમને જે જ્ઞાન છે ને એ જ્ઞાને તમને કહ્યું કે દાદા ને આટી ના ઉતારી એમ કહેતા કે દાદા ભગવાન ની આરતી બેઠા બેઠા કેમ ઉતારતા સ્વામી તમે આરતી જે ઉતારી ને આપણે ત્યાં સોફામાં બેઠા બેઠા ઉતારી સોફામાં બેઠા બેઠા ઉતારી ઉભા થઈને ના ઉતારી એટલે કે પગને જરા આચરવા પગે ડિફેક્ટ ફ્રેક્ચર થયેલું ચાર વર્ષ દાદા ઉભા ઉભા કરેલી આરતી જગ્યાએ કરીએ ઉંમરે સિત્તેર વર્ષ થયા દસ કલાક બોલે છે જયારે ઉપર હતો ને છે હું તપાસ કરું છું કોઈ જગ્યાએ પણ તમે તપાસ કરજો તમને ઝડપ મને કહેજો પેલા બેન પૂછે છે અમને દાદા તમે જ મૌન મળ્યા હતા ત્રણ વખત અમદાવાદમાં આવેલા મળવા તો પાછળ કાલે ગીતા મંદિરમાં આજે અહીંયા આવ્યા અમને તમે પરાણે માર પડ્યા છો ઇન્ડિયામાં તો અજમાન આવે આપી દઉં બીજો કોઈ હોય તો અડધું કામ એને આપી દઉં કામ શરૂ થાય છે રાતના સાડા અગિયાર ચાલે મને કોઈ આવું મળે તો આપી દઉં કામ નવ નવ કલાક તો મારે બોલવું પડે નાઇન અવર બીજો કોઈ આવો કોઈ ચડી આવ્યો કહેજો અડધું કામ એને આપી તો દાદા કોને મને અધિકાર રસિકભાઈ ની વાત જરાક આગળ પૂછું એમના વતી ની કે આપણે પ્રિન્સિપલી તમે જો એક એક એક ને લેવા જાઓ તો વાર લાગે સમય લાગે ને લોકોના પુણ્ય પાકતા પણ આજે એમના ઉપર કૃપા થતા વાર લાગે એને કદાચ ચાર કે પાંચ એવા કોઈ ગુરુઓને પકડ્યા હોય અને એમને એક વખત દાદાના પગે લગાડી દીધા તો એની પાસે પચાસ હજાર આવે ને એક યાદ ના ગુરુઓને પકડવા તેના કરતા તમને કેવું સારું કારણ કે એ તો બધા ના ના એ તો વેપારી છે ના ભાઈ એમને તો અપાય જ નહીં એ તો વેપારી પણ મારા જેવા ને તમે જેવી રીતના બદલો આસમાન જમીન નો આસમાન જમીન નો ફેર એમાં થાય દાદા અમારા મુનિઓ ને અને એવા કોઈ થોડાક આગળ વધેલા હોય આખે વધેલું હોય ને એકુય મુનિ હોય વધારે ના હોય કાઢી નાખે નગ્ન થાય તો પણ વધારે વધારે ઇગોઇઝમ હિન્દુસ્તાન દુનિયામાં હોય તો જૈન નામુનિયા ભગવાન નું વિજ્ઞાન અમે બધું જાણીએ છીએ એટલે એમને એમનું રાગે ના પડે એમને હપાય તો દાદા અમારા જેવાનો સોંપો કે બે ચાર મુનિઓને બદલીએ એમના વ્યૂ પોઈન્ટ થોડા અમને પછી તારા પાસે લાવીએ એક મુનિ તમે વર્ધમાં એક પણ મુનિ બદલી શકો નહીં એ મુનિઓ તમને બદલી નાખશે કારણ કે એટલા બધા એટલું બધું છે તે ચેપી રોગ છે એ તમને બદલી નાખશે એમાં એમનો દોષ નથી બિચારા બહુ સારા માણસો છે શું પણ એમને રસ્તો મારો માર્ગ મળ્યો નથી શું ભગવાન નો ચોવીસ સિસ્મનો માર્ગ મળ્યો નથી અને મુજાય છે આ મુજાય છે બસ કહેવાય રહી બધા આચાર્ય અમારા થાય ક્યારે કે એટલે મને કે બધા તમને કે મને બધું કે મને બધું કે મારી પાસે કારણ કે મારા પુસ્તકો બધા વાંચે બધા પુસ્તકો વાંચે ને દાદા ભગવાન બધા પુસ્તકો બધા વાંચે બધા આચાર્ય મારા સમજ એવા નથી માણસો પણ પણ અમદાવાદમાં થતે આ જ્ઞાન આપીએ છીએ આચાર્ય મહારાજ પણ તે કશું વળતું નથી એમનાથી કેટલા જણે મેં ધર્મ કરી છે ભાઈઓને કે તમે આ જ્ઞાન લીધા પછી મહાવીર નું પાઠ પાઠ પાંચ તમારે શણગારવી પડશે બે ચાર ભાઈઓ કામ કરી રહી છે એક મહારાજે પણ કામ કરી રહ્યા છે પણ તે એનામાં સ્ટપ ના હોય એના કારણ કે એમ બધું અને આ અક્રમ વિજ્ઞાન છે પણ દાદા અમને પચે છે ધીમે ધીમે પચે છે તો અમે કોઈકની સાથે વાત કરીએ જેવી રીતે રસિકભાઈ લઈ આવ્યા એમ બે ચાર જણની સાથે વાતો કરીએ એવું દાદાની આજ્ઞા મળે તો થોડુંક આગળ વધારે એમ હા બધું આગળ વધારે આગળ વધારે છે બધા જેમ જેમ કપૂર ની પાસે ને એમ બધું તૈયાર થયા છે એક મહારાજ બે ત્રણ બે ત્રણ મહાસત્ય હતી તેને અમદાવાદમાં અમને આથી પંદર વર્ષ એને દસ ટકા ઘેર અવાય નહીં બિચારાથી છેટું હોય ને અડધો બેન હોય તો વરવા આવે તો ચાર પાંચ માસ નો અમદાવાદ માં હોય છે બે ત્રણ બેન સીધા એટલે પછી કહેવડાયું કે દાદા ભગવાન અમારે દર્શન કરવા તમે અહીંયા આવો તો સારું કે પ્રદૂષણ ચાલતો પ્રદૂષણ ચાલતો હતો એટલે પછી અમે ત્યાં ગયા હતા ત્યાં મહારાજ બોટાદ થી બોલાયેલા હા સ્થાનક વાસીઓ તો મહારાજ હોતા નથી મહારાજ બહુ ઓછા હોય છે સ્ત્રીઓ બહેનો વધારે હોય એટલે બોટાદ થી બોલાયેલા મહારાજ ને તો આગળ પર્યુષણ હતો એટલે બોટાદ ને મહારાજ તો જોઈએ ને એટલે મહારાજ નવીનચંદ્ર મહારાજ આવેલા નવીનચંદ્ર મહારાજ એટલે મહારાજ ને પેલી બહેનો એ કહ્યું મા સત્યોએ કે દાદા ભગવાન આવવાના છે ને જ્ઞાની પુરુષ છે કે એટલે પછી અમે ત્યાં બેઠા હતા અને એ ભાઈઓએ દર્શન કર્યા પણ મહારાજ પછી એકદમ અતિતા આવ્યા હતા એની પાટી પર બેઠા પછી પેલી ભાઈઓએ કહ્યું કે દાદા ભગવાન પોતે આ બેઠી એટલે પોતે સહન ના થઈ કરી શક્યા એટલે પાટી પછી નીચે બેસી ગયા વિનય સાથે એ જ્ઞાની પુરુષ ની હાજરીમાં હું ઉપર બેસી રહ્યો છું જ્ઞાની તો પોતે જ દેહદારી પરમાત્મા કહેવાય શું કહેવાય શું કહેવાય દેહધારી પરમાત્મા કહેવાય કેવું તે પછી ના બેઠા ઉપર નીચે બેઠા મહારાજ ને કહ્યું મહારાજ આ બહાર ખોટું વ્યવહારમાં ખોટું દેખાય છે પેલા વાંધનાર આવે ને વાંધનારા મનમાં શું થાય કે મહારાજ શું થઈ ગયું છે વ્યવહારમાં ખોટું દેખાય એવું ના કરવું જોઈએ શું વિનય નો માર્ગ ત્યાં ચોવીસ નો માર્ગ વિનય નો છે કેવો છે એટલે પછી ઉપર બેસતા નતા ત્યારે મહારાજ આ તમે વિનય કર્યો એ વિનય તમને મોક્ષ લઈ જશે જાઓ તમે બે જાઓ ઉપર હા એક જ વિનય અમારી સાથે કર્યો છે એટલે મોક્ષે લઈ જશે ગેરંટી મેં આપી એટલે પછી મહારાજ મને કહે આટલું બધું વાંચ્યું બધા પુસ્તકો બધા કર્યા પણ પછી કશું ફળ આપતું નથી શું કારણ કે છે ત્યારે મેં કોઈ તમને કેપ વધી ગયો એનાથી શું થયું ચોપડે એટલે મેં કહ્યું કેપ વધી ગયો આ પુસ્તક વાંચે ને તેના કરતા હું જાણું છું એનો કેપ વધી ગયો કેપ તમે સમજો કે દારૂ ને કેપ ચડે અને જોયા ને કેપ ચડે કયો કેપ વહેલો ઉતરી જાય દારૂ વહેલો ઉતરી જાય તરત ઉતરી જાય એટલે હું મહારાજાને કહું પાણી ઠંડીતા બધા ઉતરી પણ તમારું ક્યાં ઉતરવાનું નથી કેટલા આવતા અને ત્યાં નિષ્ક્યા ફેર પહેલા જશે મોખમાં મોખમાં કેફીન પહેલા દે નહીં એટલે મહારાજ કે પણ મારા કેફનું શું કરવું ભગવાન ને તમે ઓળખ્યો જ નહીં ભગવાન મારીની વાણી તમે જોઈ નથી ભગવાન માહીની વાણી જેવી છે કે ક્યાંક ઉતારે હોય તો શું છે એ ઠીક છે પણ આ બધી ક્રિયાઓ કરું તેનું શું કે છે ભગવાન ની ક્રિયા કહેલી હોય અને આજ્ઞા પાડો એ બધી ક્યાં ભૂતા રહી એટલે એટલે પછી મહારાજ મહારાજ ને શું થયું ત્યાર પછી પાંચસો વર્ષે મુંબઈ આયા અમરમાં થયું દાદા ભગવાન આયા છે એટલે એટલે મને એક જગ્યાએ ક્યાંથી જો દાદા ભગવાન પધારે મારે દર્શન કરવા આવું છું એટલે ત્યાં આગળ અમે ગયા ત્યાં મહારાજ જાતે દર્શન કરવા આવ્યા પછી વાણી ત્યાં નીકળી ને એટલે પછી મને મહારાજ શું કે છે બધા હોવા બચ્ચા મળે બેઠેલું અને મહારાજ કે છે તમે મારી છો કે છે શું કે છે ત્યાં વાણી નીકળી એ ફોટા ફોટા લઈ લીધા લોકોએ પછી મને કહે છે મને આવે કઈ મારો છુટકારો કરો તેનું જ્ઞાન આપ્યું છ વર્ષ લાગ્યા એમ ને અહંકાર ઉતરતા અહંકાર નું માપ લેતા છ વર્ષ લાગ્યા એમ ને ના ઉતરે નાની પૂરી મેં કહ્યું ને કે આ વિનય મોક્ષે લઈ જશે વિનય મોક્ષે જાય એક જ વિનય જેવું કરેલો હોય જ્ઞાની પુરુષ ની પાસે જ્ઞાની એટલે તો તીર્થંકર ભગવાન નો પ્રતિનિધિ કેવાય શું કેવાય તીર્થંકર ભગવાન શું માગે એ આપે તમે જે ટેન્ડર ભાઈ લાવો ને તે બધી વસ્તુ આપો શું શું ભાઈ લાવશો કહો તમે માગણી કરી લાવો જેટલી વસ્તુ એટલી બધી વસ્તુ આપો માગતા ભૂલો જોઈએ વિનય વિનય વિનય વિનય જાણતા વિનય અહીંયા આગળ શું છે કોઈ કાયદો નથી આ અક્રમ વિજ્ઞાન છે અક્રમ કાયદો છે પત્યાજારમાં હોય તો પણ નો લો લો કયો લો નો લો લો કોઈ કે કયો લો છે નો લો લો શું કાયદો ફક્ત પરમ વિનય અહીં પરમ વિનય નો જ માર્ગ આવ્યો કેવું આ બેન આવ્યા બેઠા છે આવો તો અહીંયા કઈ છપ્પો કોઈ ના આપે જો અને બીજી ગાય તમે જાઓ એ પગ છે એમ કે શું કે અરે આ ભીખે છે પગ બેહવા દે રીતે બેહવાય ના ને પણ આ કરી કાયદા પગમાં લઈ ગયા એટલે હાથમાં પ્રાપ્ત કરો પગને શું કરે શું કરે ફક્ત આ ફાટતા હોય શું કરે બિચારા હજી મને સવાલ છે સવાલ રાત્રે ના પગ આમ દુખવામાં આવ્યા એટલે આમ કર્યા એક પગ એટલે પેલા એટલે મેં કર્યું તો ખરું પણ મેં મેં ફરી નહીં આવું કહ્યું હા આવું જાનવર છે બધા શું તમારા મનમાં સમજો કર્યું પગ દુખતા હોય તો શું ઊંચે મૂકી રાખે પગ પર માથા પર મૂકી રાખે જેમ ભાવ તેમ બેહો ઈજી ઈજી બેસો શું કહ્યું લોકોને ઈજી રાખવા છે કે અનઈજી કરવા છે શું કરવા છે એમને એક સવાલ છે દાદા એમને પ્રશ્ન હતો પૂછે છે પેલો પહેલા જે પ્રશ્ન હતો એ તો ઠીક છે તમે કહો છો ઓટોમેટિકલી મને એનો જવાબ મળશે હજી મજા નથી એમણે એમ કહ્યું પેલા સાધુ મહારાજ એમને એમ કહ્યું કે તમને મોક્ષ મળશે એ મારો જે સવાલ છે ખરેખર મળશે મતલબ કે એમણે જે કહ્યું એમાં જરા હું ડાઉટ મૂકું છું શંકા મૂકું છું is it really true my question is ખરેખર આપે પેલું નવીન મહારાજ ને કહ્યું તું ને કે તાર તમને મોક્ષે લઈ જશે તો કે મને હજુ પ્રશ્ન ઉભો થાય છે કે ખરેખર એમને મળશે મોક્ષ ચોક્કસ મારો શબ્દ ના કરે બધા કારણ કે આ કોણ બોલે છે હા તમે ના એટલે તો સવાલ પૂછીએ છીએ કોણ બોલે છે જાણતા હોય બધા આપો ને કે આપો ને એમ કે દાદા એમ કે છે કે એટલે તો હું પૂછું છું કે છે ના પણ આ કોણ બોલે છે તમને ખબર છે એ પૂછું છું કે કોણ બોલે તમને શું લાગે ખબર નથી હે ખબર નથી કોણ બોલે છે આ બોલે છે ખબર ના પડે કે કોણ બોલે છે હજી અજ્ઞાન ના પણ એટલા બધા છે કે અંદર ભેદાતું નથી અજ્ઞાન ના પણ હજુ એટલા બધા છે કે ભેદાતું નથી એટલે આ હું બોલતો નથી દાદા ભગવાન બોલતા નથી જો હું બોલતો હોઉં દાદા ભગવાન બોલતા હોય તો અમારે ઉઠે મારે ઉઠ્યા પછી આ એવું બોલે હું જેવું બોલે છું ને એવું આ બોલે ના બોલે દાદા ભગવાન દાદા ભગવાન આ ત્રણસો ડોલર ને દાદા ભગવાન ત્રણસો ડોલર ના ફેરી વેલ્યુ આવો સમજ પડે ને એટલે અને હું આ ઓરિજિનલ ટેપ રેકર્ડ ઉપર શું રાખું છું નાતા રસ્તા શબ્દ ક્યાં ક્યાં ભગવાનની સાથે ભગવાન ભગવાન વાત કરી શકે નહીં ભગવાન વાત સાંભળી શકે કારણ કે કોહન નથી એમને અને જીભે નથી શું કહે તમારી ટેપ પણ તમે એમ બે ભેગા ના બોલો કારણ કે તમને અહંકાર છે એટલે તમે એમ બોલે હું બોલે એવું બોલો અને અમારા અહંકાર ગામ થયેલો એટલે પછી અમે ના કહી જેમ છે એમ કહી દે કે આ બે ભેગા બોલીએ આ ટેબ રેકર્ડ વખતા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દસતા છો એવો આપણો સાઈડનો વ્યવહાર છે ટેબ રેકર્ડ જયારે સમજશે તારે માલકી વગરની વાણી કહેવાય શું કહેવાય tape record my my speech કોઈ કહી શકે એ માલકી વગરની વાણી વિધાઉટ એની પોઈઝન પોઈઝનસ અને એ વાણી તમને મોક્ષે લઈ જાય શું થાય તમે ખબર પડી ને માલકી યુગની વાણી માય સ્વીટ કયું ગુજરાતી પોઈઝન થઈ ગયું તમે બોલી જોડો ખરા કોણ બોલે છે લોકો એવું કહે છે હું બોલ્યો આ બોલ્યો તે બોલ્યો આ શરીરના માલિક અમે થયા નથી છવ્વીસ વર્ષથી વિધાઉટ નથી આ સ્પીચના માલિક થયા નથી ના માઇન્ડના માલિક થયા નથી as a neighbour first neighbour શું કહે તમે હમણાં વાત કઈ ગમે છે કોઈ આ બધી વાતો થાય ને કોઈ ગમે છે તમને પસંદ પડે છે લુક લાઈક લોસ્ટ બધી વાતોમાં ખોઈ ગયું એટલે કોઈ જગ્યાએ દેખાતું નથી ત્યાંથી શરૂ થાય છે ક્યાંથી આપ ખોવાઈ ગયા છે કે એવું બને એવું ના હોય ના એમ કે છે કે આ વાત ક્યાંથી શરૂ થાય છે ક્યાં છે કે ખબર નથી પડતી ના પણ એમાં ખોવાઈ જાય છે કે નહીં માણસ અને ખોવાઈ જાય તો જવાનું કલ્યાણ થઈ જવાનું પોતે જ ખોવી જાય વાત શું આનંદ નથી ખબર પડતી ભાઈ ભાઈ આનંદ ઉત્પન્ન થયો એવી ખબર ના પડે આનંદ તો થયા છે ને એ કેશ જ ઉત્પન્ન થાય કોઈ કાર્ય કરેલું અત્યાર માં તમે મધુબેન કહું છું કોઈ કાર્ય કરેલું કેવું કાર્ય કોઈ પણ કાર્ય કોઈ સંસારી કે ગમે તે કોઈ કાર્ય કરેલું સંસારમાં જેને રાખી કાર્ય તો એમને તો થાય છે <coughs> એટલે કઈ કાર્ય તો થયા જ કરે રોજ થયા કરે છે કરો છો તમે થયા કરે હા પણ તમે કોઈ કરેલું થયા કરે જેટલું થયા કરે તમે કશું કરેલું નહીં તમે કશું કરેલું ઘણા કર્યા છે કાર્ય તો શું કરેલું પણ આ બધા આ ભાવના કાર્યો કર્યા છે પર ભાવના નહીં બધા આ ભાવના કાર્યો કરેલા છે પર ભાવના નહીં હા પણ કયા ભાવ કર્યા કયા કાર્યો કર્યા એકાદ કહો ને દાદા પાસે આવ્યા છે એ આવ્યા છે તો ગાડી લઈને આવ્યા છો આ કન્ટ્રીમાં તો ગાડી છે ચલાવે જ નહીં ગાડી વગર ચાલે તો ગાડી ના આવે તો જ રેસ કરે કદાચ ચાલી ને કાલે કદાચ બસ માં આવે કદાચ આવવાનું માણી વાળા માણી વાળા નહીં ખબર ને કેવાય નહીં જો પુણ્ય ઉદય હોય તો બે દિવસ પહેલાથી પ્રોગ્રામ કર્યો હોત કે ચાલો દસ દસ માં ભાઈ કે પુણ્ય ઉદય હોત તો પછી ચાલીને બે દિવસ પહેલાથી પ્રોગ્રામ કર્યો હોત હા પણ પુણ્ય ઉદય હોત તો હે તો તમે કરેલું હોય કે ઉદય કર્યું આ ઉદય કર્યું તો તમે શું કર્યું એ કહો અમે તો એના કોઈ એમ કે છે કે તમે કરો એટલે અમે કરીએ છીએ કોણ કે છે એની ખબર નથી કોઈ કે છે ખબર નથી કોણ કે છે એ કે કયું કરો એટલે કરીએ છીએ હા પણ એટલે તમે કોણ કરતા કોણ ભોગવવા પડે એવું કર્મ નો કરતા કોણ કર્મ કરતા અમે કર્મ કરો છો આવ્યા તમે શું કામ કરો એન્જિનિયર ભાઈ તો એન્જિનિયર છે પછી આવે એમ માને છે કર્મ કર્યું અહીં તો આપણા ઘર આવે તો આવી શકો માથું દુખતું ના હોય તો આવી શકો એટલે તમે જે કરતા છો કરતા ને કરતા રિયલ રિયલમાં હોય રિલેટિવમાં ના હોય બીજા કોઈની મદદ ના હોય તમને સમજાય વાત હા કરતા જે હોય ને તે રિયલમાં હોય રિલેટિવમાં ના હોય ક્યાં હોય તો જ એટલે હું તમને સમજાવું બીજો દાખલો આપીને એક ભાઈ છે તે સામાયિક કરતા હતા તે પદ્માસન વાળી એટલે પછી શું કરો છો સામાયિક કરું છું એની મેરેજ કે અમારે ચાર સામાયિક કરો તમે કેમ એમ ચાર કહો છો ત્યાં પેલો બે જ કરે છે ત્યાંથી એવું બોલ્યા હે મેં પૂછ્યા વગર આવું બોલે કે પેલો બે જ કરે છે એટલે હું સમજી ગયો રેસ કોર્સ માં પડેલા લાગે છે પછી બીજા તો જોયો ત્યારે બીજી દાડે સામાયિક કરતા હતા પદ્માસન વાળી ત્રીજ દાડે કરતા હતા ચોથે દાડે મેં કહ્યું હું ગયો ત્યારે કેમ સામાયિક કરતા નથી તારે કશું બોલ્યા નહીં મારી પાસે જૈન નતા ને સમજણ વાળા બહુ ડાપણ વાળા પછી બોલ્યા નહીં મને શું કે છે પોતાના પગ દબાવવા માંડ્યા ત્યારે મેં આ શું કે છે મને સમજાયું નહીં શું કહેતા કે માગે આગળ આમ પગ દબાવતા આમ પગ ડબાવા માર્યા કશું બોલ્યા નહીં ને કેમ કરતા નથી શું કેવા માંગે છે પગ દુખે છે છે કરનાર ને બીજા કોઈ નું અવલંબન ના જોઈએ તો તેના પગ કરતા થાય શું કરતો તમે બોડીમાં દુખતું હોય પગ તો પછી બોડીમાં પગ દુખતા હોય તો કેવી રીતે હાવ કે નહીં કેમ ના પણ એ તો પગ બને તું કે આપડે આપડે કરવો આપડે કરી લે ને કરી મને તું જો કરતા તું કરી લે અને એ તો પગ કરતા પગ ના પગ ના કરવા પગ આજા થાય તે કરી શું કહે તમને સમજાય છે બીજા કોઈની જરૂરિયાત ના હોય આ તો તમે મારું માથું દુખે છે એટલે થાય એવું એમાં કરતા છો નતું માથું હારું એમ તો કરું એ તો માથું ને બધું ભેગું થઈને કરે છે બધા બધા ભેગા થઈને કામ કરે એમાં તમારું કરતા પણ કેટલું હોય કશું માણસ કરતા હોય તો તમારું દસ માણસ જરાક ના જરાય કરતા પણ કેટલું આધ્યાત્મિક દ્રષ્ટિએ ઇન્દિરાનું કરતા પણ જણાય નહીં કારણ કે કોઈ કરાવે છે કશું જ તમે કરતા નથી એ જ કહું છું કશું જ કરતા એ તો પાત્ર છે મેં કહ્યું એ કોઈ એ કર્મ બંધાય શું છે તમે કરતા જતીને કહો છો મેં કહ્યું એટલે કર્મ બંધાય આ બધું ઇટ હેપન શું થાય છે આ ઇટ હેપન થયા કરે છે તેને તમે બધું હું કહું છું કાયદેસર ગણાય ને કાયદેસર ન ગણાય પણ આપણા શાસ્ત્રો એમ કે છે કે આપણે કશું કરતા નથી આપણે તો માત્ર વચ્ચે શું કહેવાય કે we are tools how explain દાદા એમ એમ કે છે એટલે કર્મ બધા કશું તમારે કરતા નહીં બધા કામ ના થોડી ઘણી ના ઊંઘવાની શક્તિ ના સંદાસ ના હે અહીંયા આવવાની શક્તિ ખરી ના ના અહીંયા આવવાની શક્તિ ખરી ના તો કઈ શક્તિ એ કોક છે કે જે અમને લાવે છે એ કોક છે જે અમને લાવે છે એ કોક શક્તિ છે જે અમને લાવે છે હા પણ એને તપાસ કરો કે શું છે શું તમે તપાસ તપાસ કરી નથી નોકર રોજ છીએ નાશ મારો તમે લોકો નૌકાર ગણો છો ઘંટા આવડે તમને નથી શીખેલા સાધુ મહારાજ શું બોલો છે શું બોલો છો નૌકાર નમોરિયંતાણમ બોલીએ નમો સિદ્ધાણમ શું બોલો પછી નમો આયણમ પછી નમો વજાયણમ પછી નમો પછી એસો પંચ નમુકારો સર્વ પાવક પણાસનો મંગલાણંચ સર્વેસિમ વડમમ હવૈ તીર્થંકર નું નામ કહો મને હા આર્યહંત નું નામ કહો ચોવીસ ચોવીસ કહી દો હા તમારે જે કઈ થોડા બે નામ કહો ને પછી બધા આવડે છે પછી બીજા પહેલા વિષ્ણુદેવ બીજા અજીતનાથ ત્રીજા શંભુનાથ ચોથા અભિનંદન સ્વામી પાંચમા સુમતીનાથ છઠ્ઠા પદ્મપ્રભુ સાતમા સુપાર્શ્વનાથ છેલ્લાનું શું નામ શ્રમાવી સ્વામી ત્રેવીસ માં શું નામ પાંચમા બાવીસ માં નેમનાથ નેમનાથ નેમિનાથ નામ આવતો જ આવે બાવીસ માં નેમિનાથ બાવીસ માં નેમિનાથ અરે મારું કહેવાનું બરોબર તમે નમો હરિહંકાર બોલો છો કરો તમે નમો હરિયંતા બોલો છો અરે હરિયંત ને ચોઈસ ને ઓળખો છો એટલું સારું છે હરિયંત ને ના ઓળખે તો શું થાય હરિયંત ને તમે ઓળખો છો ને એમ નહીં તમે જાણો કે આ હરિયંત છે હવે તમે એવું જાણો છો ચોરીસ હવે તમે જે બોલો છો ઉકાર મંત્ર એ નખમાં જાય છે સારું સમજીને બોલવું જોઈએ આ સમજી બોલીએ બાળક બાબા બોલતો એવું બોલવું જરા સેમ્પુલ થવું જોઈએ માણસે કે આવું થઈને થઈને આવું નાના બાળકની પેટ કઈ ભૂલ તો ના થઈ જાય ને ભૂલ ના થઈ જાય ને મારું કે લોકાર મંત્ર બીજી બધા ભૂલ થઈ ચાલે લોકાર મંત્ર એકલો ચોખ્ખો બોલો નહીં બધું બી તમને કેમ લાગે સાચી વાત છે મારી વાત તમને ન્યાય લાગતી નથી સાચી છે ન્યાય છે હવે ભૂલવારે ના હોવું જોઈએ ના હોય જોઈએ ભૂલવારે ભૂલવારે ના હોય છે સાચું હવે તમે સિદ્ધાંત કોને બોલો છો જે આત્માઓ સિદ્ધિ ને પામી ગયા છે જે આત્માઓ સિદ્ધિ ને પામી ગયા છે હા તો ચોવીસ ટેકનિકો સિદ્ધ નથી થયા છું થયા તો પછી એમને સિદ્ધારણ છો કરી બે માંથી એક જગ્યાએ કહો કેવું છે બાફી નાખ્યો તમને એમ લાગતું એ સિદ્ધ થયા પછી આપડે એમને હિંસણ ના બોલાય એક જ પદ હોય કે બે પદ હોય બે હાથે અંધારા પૂણામાં ભટકાઈ મારી જરા તો સમજવું જોઈએ ભૂલ ભૂલ રવા દેવાય ભૂલ આપણી સમજણમાં આવે પછી ભૂલ રવા દેવી જોઈએ સુધારવી જોઈએ સુધારવી જોઈએ તો નમો હરી હરિહંતા તો તમે જે આ ચોવીસે સિદ્ધ થયા તેને તમે હરિહંત કહો છો એ કેટલી બધી ખરાબ કહેવાય ફરક છો હરિહંત અને સિદ્ધ અમુક સિદ્ધિ પદે પામ્યા હું કર્યું ત્યાં ફરક શું હવે આવા કન્ફ્યુઝન ઉભો થઈ ગયું આપણને અહીંથી જે સિદ્ધ થઈને ગયા ત્યાં અહીંથી જે નિર્માણ પામી ગયા એ સિદ્ધ કહેવાય તો સિદ્ધને આપણે હરિહંત કહેવાય ખરું તમે શું કહેવાય ન કહેવાય પણ સવાલ ઉભો એ થાય કે સિદ્ધમાં અને માં ફરક શું એ અમને ખબર નથી તો બે જુદા જુદા ભારત એ તો કોકે માણસ છે શાસ્ત્રો જે સિદ્ધિ પદ પામ્યા એ સિદ્ધ આપણા હરિહન ચોવીસે તીર્થંકર એ બધા સિદ્ધિ પદ પામી ગયા ત્યારે હરિહન અને સિદ્ધ માં જરા મિક્સઅપ થાય છે હરિહંત એટલે કોને કહેવાય જે સિદ્ધ ના થયેલા હોય અને નિર્વાણ ના પામેલો હોય હરિહંત કહેવાય સમજ ને અને નિર્વાણ પામેલ સિદ્ધ થયા પછી હરિહંત ના કહેવાય સમજાય એ વાત નથી આ તો હરિહંત કોને કહેવાય એ તમારે જ્યાંથી જાણતા નથી ત્યાંથી ફળ ભલે બધું નકામું કર્યું આપને એને મહેનત કઈ કરી સાધુ મહારાજ મહેનત નકામી ગઈ પણ અમે એવું કહીએ છીએ કે નમો હરિહર છે એમને બી નમસ્કાર કરીએ છીએ અને જે સિદ્ધ થયેલા એમને બી નમસ્કાર કરીએ છીએ એમાં ખોટું શું છે અને સિદ્ધ થયા છે એને પણ નમસ્કાર કરીએ છીએ ના એવું ના હરિહર કોને કહેવાય નિર્માણ ના થયેલા હોય છે તો હરિહર કોણ છે તો હરિહર કોણ છે આપણા જૈન શાસ્ત્ર અંદર ચોવીસ તીર્થકર થઈ ગયા સિદ્ધિ પામી ગયા અહીં સ્વામી શ્રીમંદર સ્વામી શબ્દ હવેલો તમે આપડે ગૌતમ સ્વામી એ નિર્વાણ થયા નથી માટે એમ કેવાય સવા લાખ વર્ષ નહીં દોઢ લાખ વર્ષની ઉંમર છે નિર્વાણ થયા નથી ત્યાં સુધી સિદ્ધ કહેવાય અરે હરિહન કહેવાય તમારી આવી સમજણમાં હશે તો ફળ આપશે ને પેલી સમજણમાં તમારે કરવું નહીં પછી ગૌતમ સ્વામી જે લઈ ગયા એ તો અંદર હતા તમને સમજાય છે ને જે ચિત્ત જે નિર્વાળતા એને ચિત્ત કહી શકાય નહીં કહીએ તો જોખમ છે શું છે જોખમ છે રૂબરૂ હોવા જોઈએ જો નિર્વાણ પામેલા ના હોવા જોઈએ ગમે તે ક્ષેત્રમાં હોય એનો વાંધો નથી નિર્વાણ પામેલા ના અને હરિહંત હોવા જોઈએ જગત નું કલ્યાણ કરતા હરિહંત ને કેમ પેલા મૂક્યા સિદ્ધ ને બીજા રાખ્યા ઊંચા કોણ બે માં સિદ્ધ ઊંચા ખરેખર ખરેખર સિદ્ધ ઊંચા સિદ્ધ ઊંચા સિદ્ધ ઊંચા પણ હરિહર ને કેમ પેલા મૂક્યા એ ખબર નથી તમે એમને કહો મને ખબર નથી તમે કહો ઊંચા સિદ્ધ બીજા નંબર છે હરિહંદ આવે પણ હરિહંદ પહેલા ક્યાં મૂક્યા પ્રત્યક્ષ ઉપકારી છે શું છે પેલા તો ઉપકાર થશે પણ આ તો રૂબરૂમાં નામ બોલતા સાથે ઉપકાર કરે શું કરે હાજર છે એટલે તારે સમજ ન પડી ને પ્રત્યક્ષ ઉપકારી હોય તો હરિહંત કહેવાય શું કહેવાય અને પેલા પરોક્ષ ઉપકારી એને સિદ્ધાંત કહેવાય એટલે બીજો નંબર એને મૂક્યા પહેલા એને મૂક્યા હવે આ બધી નૌકાર મંત્ર ભૂલવાળો ચાલતો હોય તો નૌકાર મંત્ર ભૂલ હોય તો માર્ક કેટલા માર્ક આપે શૂન્ય નહીં તો એકલો નૌકાર મંત્ર બહુ કામ આપે શું પણ તે નહીં કરે તો નવો લોહી સવ શ્રાવણ શું પણ સવ શ્રાવણ કે સર્વ સાધુ સર્વ મિનિંગ ખબર છે અને નમો વજ્રાયણમ હવે હું જાણ નહીં અને આ અમારો હાર ઓળખો આ સારા લાઈફ થાય તેને ઓળખો આમાં કશું ના ઓળખો પછી ભગવાન તો શું કરે સારા લાઈફ ડિટેલ ઓળખે ના ઓળખે એ ડિટેલ સાથે આમાં ડિટેલ્સ નો ડિટેલ કઈ રેગ્યુલર પર જોઈ ના <laughs> એટલે આને ઓળખું અમારી પાસે પૂછી અને તમારે પછી તૈયાર જ્ઞાની પુરુષ ની પાસે શીખી લેવું છે જાણી લેવું એક જ થોડું જાણવા હોય કે વારગડી હું શું જાણવાનું એક ખરું જાણીએ તો બધી આવડી જાય તમારે તૈયાર બધા મોરના ઈડો ચિત્રો પડે કહેવત છે આ મોરના ઈડો હોય એને પછી ચિત્ર તાર મોર નીકળે કે એને ચિત્રેલા આવે તમે તો મોરના ના ઈડો કે શું કહે ડેવલપ થયેલા હોય તમારે તો વધારે વધારે આટલું શીખવાડે ને આગળ પડી જાય અને પછી ભગવાન નો દોષ કાઢીએ ભગવાન નો કઈ દોષ ભગવાન તો બહુ ડાયા હતા ભગવાન મારી ક્યાં ડાયા નહી થોડું ઘણું અત્યારે થોડો ઘણો આનંદ કઈ ઉત્પન્ન થયો છે નથી થયો એટલે આત્મા હાજર જ છે જ્ઞાની પુરુષ ભેગા થયો છે તો આત્મા હાજર થાય બે થઈ જાય જ્ઞાની પુરુષ ભેગા થાય તો આત્મા હાજર થાય અને તો મહારાજ પાસે જાઓ તો મન હાજર થાય શું થાય કારણ કે મહારાજ બધી વાતો કરે તે આપણું મન છે તે ખુશ થઈ જાય શું કરે તે તો પછી પાછું એ મન છે ને એ પાછું ઉતરી જાય પારો ચડે ઉતરી જાય પાછું મનમાં અને મન હંમેશા મુશ્કેલ ઇમોશનલ કરે શું કરે જો આમાં ઇમોશનલ આમાં ઇમોશનલ થતું નથી ને ભાઈ મધુભાઈ જે ઇમોશનલ વગર કેવું સંડેકથી કામ થાય નહીં કારણ આત્મા આત્મા હાજર થાય જ્ઞાની પુરુષની આધાર આત્મા આધારિકાથી હાજર કોઈ જાણો થયો જ નથી તે એમની હાજરીમાં હાજર થાય ને આત્મા કહે કે બરોબર છે એ આત્મા તમને જવાબ આપે કરેક્ટ મન બન તો ચૂપ હોય અહીંયા આગળ બુદ્ધિ ચૂપ થઈ જાય બુદ્ધિ તો હા છે તે બેહન મામે નથી નહીં તો ત્યાં આગળ મન હોય નહીં જ્યાં મન હોય ને ત્યાં તો બુદ્ધિ તૈયાર થઈને ડખો ગરમ એટલે અહીં તો તમારે જે આમ હિસાબ બધો અહીં પૂરો જે કરવો હોય કરી શકાય પણ હું અહીં આવ્યો બે અહીં સાડા ત્રણ મહિનાથી આવ્યો હતો પણ બે ત્રણ દાડા રહેવાનો હતું સાત તમે ભેગા થયા એવા કોણ સારી નહીં વિનયભાઈ છેલ્લે છેલ્લે મળ્યા છેલ્લે છેલ્લે મળ્યા ભેગા થયા એટલું સારું એક બાળક ભાઈ દર્શન કરવા આવ્યો તેના વાઈફ ને એનો છોકરો લઈને આવ્યો ક્યાંથી આવ્યા કે મારા ફાધરે કાગળ ગયો અગાથી શ્રીમદ રાજચંદ્ર આક્રમણ કે દાદા ભગવાન દર્શન કરી આવ્યા છે દર્શન કરવા આવ્યો છે કેટલે છેટે ત્યાં બહુ છેટે ત્યાં અમારા ઓન મારી વાઈફના બાબા નથી લગભગ આવતા જતા બારસો ડોલર થયા કે બોલો હવે દર્શન કરવા માટે બારસો ડોલર તમે તમે કેટલા ડોલર ખર્ચી રહ્યા તો આગળ ગાડી લઈને આવ્યા હોય તો ના આવે તો ગુરી પૂર્ણિમા આવું જોઈએ પણ ખુલે નહીં કોઈનું ચાલે નહીં પેલા એક ભેગા થયેલા ખરા પણ જઈને દેરાસર ભેગા થયેલા તમે નહીં ભેગા એટલે બધું ખુલાસા કરી દો તમારે જે માગવું એ માગો માગતા નહીં કરતા નહીં કે જ માગતા નહીં હરિહંત કોને કહેશો હવે તમે હિમંત સર શું કહે એક ફોટો રાખશે બાબુ તમને એક ફોટો આપશે ઘેર રાખશે ગયેલા છોકરા કેવું બધાને કે આ એમ ભગવાન દર્શન કરવું દાદા વર્તમાન તીર્થંકર બાબાજી કેવાય અમારે નવી ચોવીસ માં શ્રીમંદર સ્વામી આવવાના છે બીજા કોઈ બીજા કોઈ આપણે કરીએ ખરા કારણ કે જે નામ જાણીએ છીએ થોડા ઘણા શ્રીમંદર સ્વામી કયા બીજા કોઈ એવા છે કે જે એના નામ જાણીતા હોય આપણે તમને ખબર છે ક્ષેત્રો ખબર છે ને તમને બધા પંદર ક્ષેત્રો છે બીજા ક્ષેત્રોમાં છે નામની ખબર નથી છે દાદા ખબર છે બીજા છે ને પણ આપણી પાસે જે નામ આવે એક ને કરે તો બઉ થઈ ગયું સમજો ને ચોઈસ ચોઈસ એટલે કરો તો માં એક મહાવીર હતા હતા ત્યાં સુધી એ હરિહંત હતા અહીં હતા ત્યાં નિર્માણ પામે એટલે હરિહંત ના રહ્યા શું કહ્યું અને મહાવીર નિર્માણ કર્યા પછી કાઢવા પછી આટલી જ ભૂલ થઈ આ ત્રેવીસ પચીસો વર્ષથી જ ભૂલ થઈ પહેલા નહીં થઈ ગઈ તમે સમજ પડી ગઈ ને આ પચીસો વર્ષથી જ ભૂલ થઈ આવે કેટલે કે થવાના નહીં એટલે આપણે ખોરી કાઢવા જોઈએ બીજી કઈ જગ્યાએ થાય છે બીજા વીસ તીર્થંકર છે